પ્રગટ પ્રભુનું સ્વાગત કરું છું પ્રગટ પ્રભુ કજવાથી અંતર તારો કોઈ નવકે રોગી કજવાથી અંતર તારો કોઈ નવકે રોગી ત્રણ ચાર એવું બતાવતું નથી રેકોર્ડિંગ બતાવે એમાં ખાલી આટલું જ બતાવે ફાઇલ પેલી ફાઇલ ચાલે છે સૂક્ષ્મતમા સિદ્ધ day. का સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ શું વાડીલાલ અમૃતભાઈ ક્યાં બેઠા હા સર food break? पहुंचे is मोसरा जी क्या गया उत्तम भाई ये हनुमंत राज ने पूछा है हनुमंत राज जी नहीं नहीं अन्य तो हनुमंत राज जी आए ना તો પૂછે છે આ અનુભવ સૂત્રો ઉત્તમભાઈ બહુ જરા અભ્યાસ કરે છે એનો હનુમંતરાજજી એમાં સત્યાવીસ નંબરના અનુભવ સૂત્રોના સંગ્રહમાંથી આ ત્રણ પૂછ્યા છે એમને લઈએ આપણે હમ તનમુખકારી પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ उनके चरणों में सत सत वंदन पूज्य दादाजी નીચે મુજબ પ્રગટ અનુભવ જા- જ્ઞાન સૂત્રો સમજાવવા કૃપા કરશોજી ગુજરાતીમાં લખ્યું છે સૂત્ર શ્રેણી સત્યાવીસ માંથી પૂછ્યા છે સૂત્ર નંબર ચુવાળીસ પુરુષની હાજરી હોય તો જ એ ધર્મની હાજરી હોય પુરુષની હાજરી હોય તો જ ધર્મની હાજરી હોય અને એ યથાર્થપણે ધર્મ હોય પણ પુરુષ ક્યાં છે બતાવો પુરુષ હાજરીથી એ ધર્મ પુરુષ સ્વરૂપે બધાને લાભ આપી શકે પુરુષ સ્વભાવથી આ સૂત્ર છે હનુમંતરાજી શું સમજવું છે કહો આગે આ જાઓ કોટલેજ જવા ના એ તો એ તો નીચે બેસશે નીચે નીચે બેસે શું સમજવું છે કહો દાદાજી ના આમાં આપે કીધું છે કે પુરુષ ક્યાં છે બતાવો હા પુરુષ ક્યાં છે એ જાણવું છે એ પુરુષ એટલે ચેતન શું કહ્યું ચેતન ચેતન તે ઉઘાડું ચેતન બહુ કામનું છે એટલે આમ તો આપણે ઉઘાડ મહાત્મા ઉઘાડ ચેતન જ કહેવાય પરંતુ જ્યારે આ આજ્ઞા ધર્મનું પચન થયું હોય બહુ સારી રીતે એ આજ્ઞા ધર્મના પચન પછી એ પુરુષ ધર્મ પુરુષ સ્વભાવ એના ધર્મથી આખો પ્રકાશમાન હોય છે સમજાયું એટલે પુરુષ ચેતન એટલે શુદ્ધ આત્મા પરંતુ આજ્ઞા ધર્મ આખો છે આપણું મન વાણીને કાયા છે અને એનો વ્યવહાર છે આખો એ વ્યવહારનો સમંદર આખો ઓરંગવાનો છે આપણા પ્રાપ્ત મન વચન કાયાનો સમંદર અને એના બધા વ્યવહારો હિસાબો જે બધા હોય તે એ આખો સમંદર ઓળગાય ત્યાર પછી એ પુરુષ પ્રકાશમાં આવે છે ત્યાં સુધી પુરુષ સ્વભાવે એનું કામ તો થયા કરે છે આપણું એટલે એ રીતે વાત છે અને એ પુરુષની હાજરી હોય ત્યારે એ પુરુષ ગમે ત્યાં જાય ગમે તે રીતે વ્યવહારમાં કોઈ પણ વ્યવહારમાં હોય ત્યારે એ બધા જ વ્યવહારને કોઈ પણ વ્યવહાર માટે આ આમ કે તેમ એમ ના હોય એને વ્યવહાર જેમનો જેવો જે છે તે પ્રમાણે તે જ પ્રમાણે તેમને અંતરથી સહેજા સહેજ રહ્યા કરતું હોય સમજાય છે બાકી વ્યવહાર એવો નથી કે સહેજા સહેજ રખાય આપણે રખવા રહેવા દે આજનો વ્યવહાર કળિયુગનો વ્યવહાર એટલો સહેલો નથી છતાંય સહેજા સહેજ આપણને અંદરથી રહ્યા કરે મુખ્ય વ્યવહાર જ છે આ ત્યારે એ કામ થાય અને આજ્ઞા ધર્મ અને એનું પચન વગર જરા તકલીફ પડે એટલે જેટલું પચન થયું હોય તેટલું કામ કરે જરૂર એટલે નિકાલ થવો જોઈએ સમભાવ પાછો એવો ચોખ્ખો વ્યવહાર શુદ્ધ વ્યવહાર સમજાયું ને ત્યારે ત્યારે પુરુષ પ્રકાશે બીજું સૂત્ર છે એસી આખા ભારતના બધા મનુષ્યો એ બ્રહ્મા કહેવાય કારણ કે બ્રહ્માંડ રચનારા છે એ તો એટલે કહેવા શું માગે છે કે પુનર્જન્મમાં માન્યતા જેમને જન્મથી ગળતુતિમાંથી છે એ બધા એ ભારતના વાસી ગમે તે હોય પછી ગમે તે ખૂણામાં હોય એ બધા જ એ પોતાને હું કોણ છું એ જાણતા ન હોવાથી અને છતાંય ધર્મ અને ધર્મની આરાધના બધે કર્યા જ કરતા હોય પરંતુ એ હું કોણ છું એ જાણતા નથી એવા અજાણપણામાં એ ધર્મની આરાધના કરે છે એટલે એ પુણ્યનું કારણ તો બને જ પુણ્યનું કારણ બને પરંતુ એ પોતાને બ્રહ્મને ખોવામાં પડ્યા છે અને બ્રહ્મ જડ્યા નથી એટલે પોતે આજે ભ્રાંતિથી શું કહ્યું ભ્રાંતિ ભ્રાંતિથી એટલે ભ્રમિત દશા કહેવાય એટલે કે બ્રહ્મને જાણતા નથી અને પોતે હું પણ છે પાછા એ હું પણ ભ્રાંતિવાળું હોય એટલે એને બ્રહ્મ બ્રહ્મા કયા બ્રહ્મા સમજાયું અને એ રીતે એ બ્રહ્મા સ્વરૂપે કહેવાયા બ્રહ્મની ભજનાવાળાઓ છે બધા બ્રહ્મ જાણતા નથી છતાં બ્રહ્મની ભજનાવાળા અને એના કારણે બ્રહ્માંડ રચાઈ જાય પુણ્યના કારણો છે ત્યાં સુધી મુક્તિ ના મળે મુક્તિ ના મળે એટલે રચાય જેવું જેવા પ્રમાણે આરાધના હોય એ પ્રમાણે બધું એનું ફરી પરિણામ આયા કરે સમજાયું એ રીતે છે ઐશ્વર્ય શક્તિ છે આ તો આમ તો બધા મનુષ્યોમાં ઈશ્વર્ય શક્તિ ખુલે છે પરંતુ ભારતમાં ખાસ કરીને પોતે આ ભ્રાંતિને કારણે કશાયની હાજરીમાં એ ઐશ્વર્ય શક્તિ બહુ વધારે ખીલેલી હોય છે એ એ બહુ નોર્મલ થઈ ગયેલી હોય છે બધી સમજાય છે એટલે એવું ઐશ્વર્ય શક્તિ એટલે પુનર્જન્મમાં માનનારી શક્તિ પુનર્જન્મમાં માનનારી શક્તિ એટલે ભગવાન ભગવાનની અસ્તિત્વ છે સ્વીકાર જ છે જાણતા નથી ખરા પરંતુ પોતે પોતાના હાથમાં સત્તા લીધી છે એટલે ઐશ્વર્ય શક્તિ કહેવાય આમ તો ઈશ્વર એટલે ભગવાનના સ્વરૂપ પણ એમાં બધા આપણે માનીએ છીએ ઈશ્વર એ એ રીતે આ મનુષ્યમાં એ ઐશ્વર્ય શક્તિ ખુલ્લી થઈ છે એ ઈશ્વર શબ્દ જોડે જોડવાનું નથી એને સમજાય છે ઈશ્વર એટલે તો એ તો દેવગતિમાં જાય છે બધું એટલે મનુષ્યને આ કરતાપણાની શક્તિ છે એ એટલી બધી છે કે આખું બ્રહ્માંડમાં બધું જ ચિત્રામણ થઈ શકે છે દાદાજી કોણ દાદાજી અહીંયા મિનલ હા બોલો તમે એમ કહ્યું કે પુણ્યની હાજરી હોય ત્યાં સુધી મુક્તિ ના થાય હા એટલે પુણ્ય એટલે કે આ બ્રહ્મા સ્વરૂપે એટલે બ્રહ્મની ભજના કરનારા બ્રહ્મની ભજના કરે તો પુણ્ય તો થાય ને એટલે એટલે દાદાજી એટલે પૂતગલ એમ બ્રહ્માની પ્રજ્ઞા તો પૂતગલ કરે છે ને દાદાજી ના ના એવું બધું નથી બ્રહ્માનું શું કરે છે તમે કહો ને કે પૂતગલ કરે છે ને આખું વાક્ય શું કર્યું બ્રહ્માની ભજના તો પૂતગલ કરે એવું ના કહેવાય એવું ના કહેવાય પોતે જાતે અધિકાર ધરાવે છે સત્તા ધરાવે છે ને હુંપણાની હુંપણાની સત્તા ધરાવે એટલે એ ભૂતગલ ના કહેવાય એટલે દાદાજી પુણ્યની હાજરી હોય ત્યાં સુધી એટલે શું સમજવાનું દાદાજી એ પોતાની સત્તા છે ને આજે હુંપણાની હુંપણાની સત્તા છે ને પરંતુ હું જાણ્યા વગરની એ હુંપણાની સત્તા છે શું કહ્યું હું જાણ્યા વગર વગરની હુંપણાની સત્તા એ તો બધાને હોય એક જીવડાને પણ છે એ સત્તા મનુષ્યની સત્તા તો એ તો એ થયો એટલે પછી એને મન બુદ્ધિ આ બધું છે એટલે એની સત્તા હાથમાં આવી ગઈ છે સત્તા એ સત્તા વાપરનારો એટલે એને બ્રહ્મા અને બ્રહ્માંડો રચનારો કહ્યું સત્તાનો વાપરનારો સત્તા એવી વસ્તુ છે કે જે વાપરવાની ના હોય એ સત્તાનો સ્વભાવ જ એવો છે કે સત્તા વપરાયા કરતી હોય એ વ્યવહારમાં એટલું લાગુ પડે છે જેટલું નિશ્ચયમાં શું કહ્યું વ્યવહારમાં એટલું જ લાગુ પડે છે જેટલું નિશ્ચયમાં હા એટલે મૂળ સત્તા નિશ્ચય સત્તાને કહી મૂળ સત્તા નિશ્ચય સત્તા એટલે કે સ્વસત્તાને કહી સ્વસત્તા હમ એ સ્વસત્તા એવી છે કે એ એની મેતે એ વગર વપરાય એ કામ કરતી જાય નહીં સમજાયું સમજાયું દાદાજી હા વગર વપરાય એટલે એનો વપરાશ કેવો હોય કે દિવ્ય દ્રષ્ટિથી દિવ્ય જ્ઞાન પ્રકાશથી અને દર્શન પ્રકાશથી હોય અને વ્યવહારનું જુદી વસ્તુ છે આખી સમજાય છે એટલે વ્યવહારમાં આ વ્યવહાર છે એવો વ્યવહાર છૂટો નથી પડતો નિશ્ચય પ્રાપ્તિ પછી ત્યાં સુધી એ વ્યવહાર વ્યવહાર લૌકિક વ્યવહાર કહેવાય છે કેવો લૌકિક વ્યવહાર લૌકિક વ્યવહાર અને આ નિશ્ચયની પ્રાપ્તિ પછી નિશ્ચયથી અળગો પડેલો છૂટો વ્યવહાર છે મન વચન કાયા એ દિવ્ય વ્યવહાર કહેવાય છે દિવ્ય વ્યવહાર ભગવત વ્યવહાર કહેવાય છે હમ ભગવાનની હાજરી ભગવાનની સાથેનો સમજાયું ને હા ભગવાન એટલે ધર્મ એ બધો ભગવત વ્યવહાર આપણને આપણામાં પ્રતિષ્ઠાપન કરે છે સમજાય છે અને ભગવત ભગવત વ્યવહાર બધો આદર્શ વ્યવહાર છે એટલે શુદ્ધ વ્યવહાર છે શુદ્ધ શુદ્ધ શબ્દ બહુ અગત્યનો છે શુદ્ધ શબ્દ વ્યવહારની શુદ્ધિ જેટલા અંશે જેટલી થઈ એટલા અંશે આપણી દર્શનની શુદ્ધિ એ થતી જ ગઈ અને દર્શનની શુદ્ધિ એની સાથે જ્ઞાન હોય જ અને પછી જ્ઞાનની શુદ્ધિમાં આ બધા પુરુષાર્થથી અને જ્યાં જ્યાં આગળ આજ્ઞાધર્મમાં આપણી કચાસ પડતી હોય ત્યાં પ્રતિક્રમણોથી એ આપણી શુદ્ધિ થતી જતી જાય સમજાયું ઐશ્વર્ય ખુલ્લું થાય છે ભગવાનની અંદર ઐશ્વર્ય એટલે કરવા પડે શક્તિ બધું આમ તો બધાને હોય છે પણ અહીંયા ભારતમાં સ્પેશિયલ પ્રકારે હોય છે ભારતમાં પોતે કશાય સાથે કરતા પાડવા વાળો છે શું કહ્યું કશાય સાથેનો છે અને ભારત સિવાય અન્ય ક્ષેત્રોમાં એ કશાય ડેવલપ થયા નથી ને હજુ તો એટલે ડેવલપમેન્ટના સ્ટેજમાં છે આગળ આવે જ છે બધું એને ઉત્ક્રાંતિનો ક્રમ કહેવાય છે આખો મનુષ્ય છે તો પણ પણ એવો મનુષ્ય છે માટે ઈશ્વર શક્તિ તો બધે જ છે એ કામ કરે પછી એ પ્રમાણે એવું દાદાજી જ્ઞાની પુરુષમાં જે કહે છે ને ઐશ્વર્ય શક્તિ ખુલ્લી થયેલી હોય એ કઈ રીતે એ તો પુરુષ પુરુષની શક્તિ છે પુરુષનો ભાવ નહીં એટલે ઐશ્વર્ય શબ્દ બહુ આમ પવિત્ર છે પરંતુ આ કરતા કરતાપણાનું આ છે ને આખું સત્તા પોતાની હું પણ જાણ્યા વગરની સત્તા અજ્ઞાનને પણ સત્તા કઈ છે અજ્ઞાન એ અજ્ઞાનને જ્ઞાન એવી વાતો એથી ભારત સિવાય બહાર હોય નહીં એ હોય જુદા પ્રકારે હોય બધી ખ્યાલ આવે છે પરંતુ અમુક વિચારો હોય વિચારક વર્ગ ત્યાં ખરી બધામાં બધા ધર્મોમાં હોય એ તો વિચારક વર્ગમાં પણ એ બહુ જૂજ હોય છે બહુ થોડા એ આમ તો કોઈ જગ્યાએ આગ્રહમાં પ્રમાણો બધા મોરા પડેલા હોય ઓછા થઈ ગયેલા હોય એ બધા વિચારકો હોઈ શકે છે બધે એ બધા સંતપુરુષો કહેવાય સંતપુરુષો એટલે એવા બધા સંતપુરુષોના યોગ બળથી એ બધું જગતનું કલ્યાણ તો રહ્યા જ કરે સૂત્ર નંબર એકસો ચોત્રીસ બ્રહ્મચર્ય ખરા અર્થમાં પાળવું હોય તો બ્રહ્મચર્ય શું છે તે સમજવું પડશે અબ્રહ્મચર્ય શું છે એ જ્યાં સુધી નહીં સમજી શકો ત્યાં સુધી બ્રહ્મચર્ય શું છે તે નહીં સમજી શકો આ તો આ કળિયુગમાં દાદા ભગવાનથી આની બધી સૂક્ષ્મ સમજ એટલી બધી ખુલ્લી થઈ છે અને ફૂલ પડ્યા છે એને સૂચવતું સૂત્ર છે બ્રહ્મચર્ય અને અબ્રહ્મચર્ય અબ્રહ્મચર્ય પોતે પોતાની સત્તાથી નથી હોતું પરંતુ એનું અજ્ઞાન છે એ અજ્ઞાનના આધાર ઉપર એ રહ્યા કરે છે એટલે જ્યાં સુધી એ અજ્ઞાન આપણું ફીટે નહીં અબ્રહ્મચર્ય ને આપણે ધ્યાન માનેલું સુખ માનેલું એ અજ્ઞાન ફીટે નહીં ત્યાં સુધી બ્રહ્મચર્યની સમજમાં આપણે પ્રવેશ ના પામાય શકીએ સમજાય છે અબ્રહ્મચર્ય એટલે મન વાણી અને કાયાના ઐક્યપણે જ્યાં સુધી શુદ્ધ નિષ્ઠાપૂર્વક શું કહ્યું શુદ્ધ નિષ્ઠાપૂર્વક પોતે નૈષ્ઠિક રીતે એકત્વ ભાવે હોય નહીં ત્યાં સુધી એ બધું અજ્ઞાન ફીટા વગર થઈ શકે નહીં એવું છે એટલે બહારનું બ્રહ્મચર્ય કામ જરૂર કરે પરંતુ એ આપણને એ બધું અજ્ઞાન ફીટું આપણું ફીટે એમાં સહાયક થઈ જાય છે એટલા માટે અને એટલા માટે બહાર પણ પાંચ મહાવ્રતોમાં બ્રહ્મચર્યનું બહુ મહત્વ આપેલું છે સમજાયું ઘણું જ મહત્વ આપેલું છે એટલે ભાવના એ કરીને હોવું જ ઘટે શું કહ્યું સંસારીઓને પણ ખાસ કરીને તમારા ત્રણ સૂત્રો છે હનુમંતરાજજી બહુ અભ્યાસ કરતા લાગો છો દાદાજી આપની કૃપાથી થોડું ના ના બરોબર આટલો ભાવ છે તો બહુ સારું કહેવાય આ એક રાજકોટથી સરોજબેન દોશી કરી ક્યાં આવ્યા છે એમને એ પૂછે છે બેન તમે પૂછો છો જ્ઞાન લીધું છે એને એનાથી વાત તમને એમને શું લાગે છે કે જ્ઞાન લીધા પછી આત્માને દેહ જુદા વર્તાય છે શરીરમાં ગોળો ફરતો હોય એવું લાગે છે ક્યારેક હાથ પગ હલાવીને જોવું પડે છે કે છે કે નહીં બોડી ખાલી લાગે ક્યારેક વાણી જુદી લાગે કનુદાદા દેખાય ને અવાજ પણ આપતો સંભળાય છે એવા ઘણા અનુભવો એકાદ મિનિટ માટે થાય છે પણ આમ આત્માનો અનુભવ કર્યો છે તે ખબર કેમ પડે કે કેવો હોય તે સમજાવવા આવી રીતે અનુભવને સમજવા જઈએ ત્યારે આ બધું થાય છે ને એ ખોટું નથી સારું વસ્તુ છે પરંતુ એ ચિત્તની ભૂમિકાઓ પણ થાય છે ચિત્તની ભૂમિકાઓ પર અને તે પણ કયું ચિત્ત તો કે આ વ્યવહાર નિકાલી ચિત્ત તો નિકાલી ચિત્તમાં તમે જેટલો યોગ લાયા હોય એમાં કંઈક આવું દેખાવા કંઈક થવાનો એમાં જરાક આવું બન્યા કરે એ અનુભવ ના કહેવાય એને આપણે જોનાર જાણનાર રહીએ ત્યારે અનુભવ રહે આપણને સા પરંતુ તમે આજે કહો છો તે આમ લક્ષણો સારા કહેવાય અનુભવ ના કહેવાય એને અને અનુભવ આવી રીતે સમજવા ના કહેવાય અનુભવ તો દરેકને પોતાને થાય એટલે પછી એને કહેવો ના પડે એને વર્ણવવો પડે જ નહીં એ વર્ણવવાની ચીજ નથી બેન અને કેવી રીતે તેની રીતો ના હોય એ તો સાકર મીઠી માણવી હોય જાણવી હોય અને અનુભવ કરવો હોય તો સાકરનો ગાંગડો મોડામાં મૂક્યો હોય ત્યારે જ સમજાય કે સાકર મીઠી છે ને કેવી મીઠી છે બસ પછી કહી ના શકે એનું વલણ ના હોય એનું એટલે જે જેને સાકર મીઠી જાણી હોય એ બધા એ પોતપોતા અનુભવથી એકબીજાને સમજી જાય સમજાયું ને એ તાત્વિક દ્રષ્ટિનો વિષય છે અનુભવ કોનું ચલાવો છે સુરેશભાઈ આવ્યા છે કે હા બેસી ગયા S M Patel S M Patel આવ્યા સંતપુરુષ જય સચ્ચિદાનંદ નમો વિતરા ગાય દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી કૃપા કરી નીચે આપેલા પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રો વિગતવાર સમજાવવા કૃપા અને વિનંતી કરજો આમાં શ્રેણી આઠમાંથી એમને ત્રણ સૂત્રો પૂછ્યા છે લઈએ આપણે સૂત્ર નંબર એકસો જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે દરેક આત્મા પરમાત્મા થઈ શકે છે એ વાત ખરી પણ એ પોતાની જાતે ના થઈ શકે જેમનામાં પરમાત્મા પ્રકાશ સંપૂર્ણપણે પ્રગટ થયો છે એટલે કે દેહધારી પરમાત્માની કૃપા થકી અને એમની આપેલી આજ્ઞાધારકતા થકી થઈ શકે એટલે આપણે ત્યાં આત્મા શું પરમાત્મા સામાન્યપણે બધી ઉક્તિ પ્રચલિત બહુ છે આત્મા માને ઘા આત્મા આત્મા અને આત્મા સો પરમાત્મા એ જ છે ને આવી રીતે એટલે આત્મા સો પરમાત્મા કયો આત્મા સો પરમાત્મા કયો આત્મા સો પરમાત્મા કે જે આત્મા એ કરીને પોતે પરમાત્મા પ્રકાશ પોતાને લાદ્યો છે અને નાદેલા પ્રકાશથી તો પરમાત્મા સ્વરૂપ થતા જતા જાય છે અને આત્મા સો પરમાત્મા ખરી એવું છે અનુભવ કરવાનું સૂત્ર છે પરંતુ લોકોક્તિમાં આવી રીતે ધર્મની આદરણ ચાલ્યા કરે હંમેશા નિશ્ચય હોય એટલે વ્યવહાર હોય જ નિયમથી હોય નિયમથી અને એટલા માટે જ એ નિશ્ચયની પ્રાપ્તિ માટે એ વ્યવહાર અને વ્યવહારની શુદ્ધિ એ બહુ મુખ્ય બની જાય છે ક્રમ માર્ગ શું કે અક્રમ માર્ગ શું બંનેમાં વ્યવહારની શુદ્ધિ એટલે વ્યવહારની શુદ્ધિ એટલે વ્યવહારમાં હું પણ જેટલું છે એટલું મોડું પડે અળવું થતું જાય એને એ વ્યવહાર શુદ્ધિ કરી બધી વ્યવહાર શુદ્ધિ એ તો બધા ક્રમ માર્ગને અક્રમ માર્ગમાં જ થાય છે પણ રીત બે જુદી છે ફક્ત જવાબ એક જ છે બંનેનો એમ સમજાઈ ગયું ને ભાઈ આત્મા શું પરમાત્માની વાત એ તો આપણે બધા મહાત્માઓને લાગુ પડે આ પરંતુ દેહધારી પરમાત્મા કયું છે એ જ્ઞાની પુરુષ માટે કયું છે જ્ઞાની પુરુષ માટે કે જેમના અનુભવ પ્રમાણોમાં એમનું સંપૂર્ણ સર્વાંગી અનુભવપણું છે તે જેને જે પ્રાપ્ત થાય જેમના પરિચયમાં આવે ને એમને સમજાય એ પ્રમાણે એમને ખ્યાલ આવે તો એમને એ દિલમાં પણ એ આખા પ્રસ્થાપિત થાય એમના માટે કે દેહ છે છતાં દેહ ધારણ કરેલા એવા પરમાત્મા છે એટલે આપણે દાદા ભગવાનને દાદા ભગવાન સ્વરૂપ પરમાત્મા પ્રકાશ જે દેહમાં ધારણ થયો હતો એ એમ પટેલમાં એટલે એ આપણા દેહધારી પરમાત્મા થયા સમજાયું દેહધારી પરમાત્મા આપણે એને ઇંગ્લિશમાં શું કહીએ સોલ સોલ ઇન્કાર્નેટ શુદ્ધ સમજાયું સોલ ઇન્કાર્નેટ ઇન્કાર્નેટેડ ઇન્કાર્ને આપણે થાય છે ને રિન્કાર્નેશન કહીએ છીએ એટલે દેહમાં અવતરે છે એવું કહીએ છીએ ને એ પ્રમાણે છે ઇન્કાર્નેટ એટલે પ્રગટ થયા પ્રત્યક્ષ થયા સદેહ સૂત્ર નંબર એકસો જે નબળો હોય ને કાચો હોય ત્યાં જેને જગત ફેંકી દીધું હોય એના પર દાદાજીની વિશેષ કૃપા હોય જેનું કોઈ ના હોય તેના પર દાદાજી આખી કૃપા મૂકી દે પેલી લાઈન બોલો સાહેબ ભક્તો ને સર જેનું યા અલ્લાહ પરવદિગાર યા પરવર મોટા પુરુષો થઈ ગયેલા રામ થયા કૃષ્ણ ભગવાન થયા મહાવીર ભગવાન બુદ્ધ થયા આ બધા જોશો તમે તો એમનું આખું વલણ અને વૃત્તિ એ બધી જે જગતમાં નબળાની સામે જબરાનું કામ ચાલે છે એમાં એ નબળાઓનું જ રક્ષણ માટે હોય એ બધા રક્ષણ કરે બધા છે અને રક્ષણ લોહીનો એક ગુણ છે એક ક્ષત્રિયતાનો ક્ષત્રિય નોબલ ઉમદાનો ક્ષત્રિય લોહી હોય છે એ બધા એવા હોય ઊંચા ઉમદા લોહીના ગુણવાળા એ જ એવા પ્રકારે એ હોય છે બધા અને એમના રક્ષણાત્મકપણે બધા નબળાઓને તે વખતે લાગે કે આ જીવવા જેવું છે કંઈ નહીં તો બધા ત્રાહી આમ થઈ ગયેલા હોય ત્રાહી એટલે આ તો આ કળિયુગમાં ખાસ કરીને આપણા વડીલ મહાત્મા પ્રવીણચંદ્ર ઉપાધ્યાય જે દાદાની શું પેલું દાદા અષ્ટક કે દાદા અષ્ટક વિધિ છે કે વિધિ ચોપડી દાદા અષ્ટક શરૂઆતમાં આવે છે ને આપણે વિધિ બોલવા પહેલા એમાં એમને બહુ સુંદર રીતે વર્ણન કરેલું છે સૂત્ર નંબર એકસો દરેક કાળમાં માતા એ મોટામાં મોટી ગુરુ છે હવે તો આજે વિશ્વ સ્વીકારે છે વ્યવહારમાં એ સ્વીકારે છે કે એક ગુડ એટલે કે નોર્મલ મધર એ કોઈ એના બાળક માટે બચ્ચા માટે એ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટી છે શ્રેષ્ઠ એવું કહેલું છે અને માતા માટે તો ઘણું કહેવાયું છે વ્યવહારમાં કવિઓએ બહુ કહ્યું છે લેખકોએ ઘણું કહ્યું છે અને શાસ્ત્રોમાં બધે જ માનું પ્રમાણ છે એટલે એ મોટામાં મોટી ગુરુ કહેવાય પોતે આમાં આ દાદા ભગવાનનું કહ્યું ને દાદા શ્રી નબળાનું રક્ષણ કરે છે જો એમાં પહેલું સુંદર સૂત્ર એમનું છે કે હે દાદા ભગવાન આપ ત્રિભુવનનું અવર્ણનીય સમૃદ્ધ સૌભાગ્ય છો સર્વધર્મનો અર્ક છો દેવોનું એટલે કે પુણ્યશાળી મનુષ્યોનું મૂર્તિમંત પુણ્ય છો મૂર્તિમંત પૃથ્વી પરના શોકનો નાશ કરવાને માટે આપના શ્રીમુખમાંથી સ્કલન પામતી આ આપની વાગદેવી સરસ્વતી જ માત્ર આ જગતમાં વિજય પામે છે સમજ્યું એટલે આમાં આ ખાસ કરીને માં લખે છે હે દાદા સર્વ સંઘો પુણ્યશાળીઓનું કલ્યાણ કરવાના ઉદ્યોગમાં પરોવાયેલા છે તમે જોજો આપણે આ વ્યવહારમાં બધા તેમાં જોશો કે પુણ્યશાળીઓ અને એમના જ માટે હોય અને સામાન્ય મનુષ્ય માટે એવી રીતે સામાન્ય માટે સંઘોનું આજનું બધે વ્યવહારમાં બધું આપણે જોઈએ કરી શકીએ છીએ પરંતુ પતિતોના ઉદ્ધારની વિધિમાં તેમનો ઉદ્યોગ નથી સામાન્ય જનને શું વિતે છે ત્યાં આગળ એ ઉદ્ધારમાં ઉદ્યોગ નથી સર્વને પવિત્ર કરનારી આપની સજીવન મૂર્તિ જો જગતમાં જાગે છે તો હે દાદા ભગવાન આવા આ દેવોને પાપીઓ અને ખળભરી ઉઠેલાઓ પણ હસે છે તેમ કે છે એટલે કે જ્ઞાની પુરુષની હાજરી શું કરે સૂચક કરે છે બહુ સુંદર છે તો શું બીજું કંઈ પૂછવું છે સરયુબેન કહો વાડીલાલ આપણા કુટુંબમાંથી કોઈને કંઈ પણ ગમે તેવું આપણે જોવાનું નહીં કે પૂછાય ના પૂછાય શરમ રાખવાની નહીં પૂછવામાં પૂછવામાં શરમ ના રાખવી જ્યારે આપણને ખાતરી પડતી હોય કે આપણે જે મૂંઝવણ હોય ને પૂછીશું તેનો આપણને જવાબ મળશે તો જરૂર પૂછો જેને કે જેટલી હોય બોલો પેલું છે ને જેનું કોઈ નથી એના દાદા ભગવાન છે એ કયા અર્થમાં કીધું છે એ એ અર્થમાં કે શું તારું નામ ભૂલી ગયો ભદ્રેશ હે ભદ્રેશ ભદ્રેશ એ હું ભદ્રેશ છું હે એમાં તું અસલ હું તો તું જાણી ગયો છું સમજાયું ને એટલે જેનું કોઈ નથી આ બદ્રેશ તારું તારું જ્યાં કોઈ નથી ત્યાં દાદા ભગવાન તારા છે એટલે તું છું જ ને પાછો હા એટલે હું જાણી ગયા પછી દાદા ભગવાન છે હા એ છે અને છતાં પણ એક દાદા શબ્દ રાખશે શબ્દ નથી છતાં પણ અને એ રીતે ચાલી જશે તો પણ એના વ્યવહારના ઘણા ખરા કામો ઉકલીને સરળતાથી કરતા જશે ગમે તેવા બધા હોય દેહના દર્દો હશે તો પણ એને સહાયતા દુવાનું કામ કરી શકે છે અને એટલા માટે જ આ કાળમાં કળિયુગને માટે દાદા ભગવાને ખાસ કરીને જેને જ્ઞાન નથી દ્રષ્ટિ નથી એ બધા માટે સર્વસામાન્ય અદભુત પોતાના પોતે જે ભગવાનમાં જે દેવી દેવતાઓ જેમાં માનતો હોય એમાં એ માનતામાં એની ભક્તિ એનું યથાર્થ ત્યાં પહોંચે એમને એના માટે આ બહુ સુંદર કીર્તન ભક્તિ આપી દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો એ વ્યક્તિની ભક્તિ નથી શું કહ્યું વ્યક્તિની ભક્તિ નથી પરંતુ એ પોતાની અંદર અખૂટ શક્તિ પડેલી છે દાદા ભગવાન સ્વરૂપની એ ભક્તિ છે આપણી સમજાય છે અને એ ભક્તિથી આપણે આ વ્યવહારમાં જેટલી નબળીઓ હોય ત્યાં આગળ આપણને ભક્તિને કારણે એ નબળીઓને આપણે પહોંચી વળી શકીએ અને એને ઓળંગી જઈ શકીએ એવી શક્તિઓ ખુલ્લી થતી જતી જાય બહુ ખાસ આબુ બહુ સુંદર એ ભક્તિ આપી છે એ બધા માટે કોમન સર્વ માટે જે કોઈ કરે તે આપણા ભારતીય ના હોય એવા પણ અમતા ફફડાવાય ને તો એ કામ થાય એ લોકોનું બધું કરે છે ઘણા લોકો કરે છે ભારતીય ના હોય એવાય સમજ્યા જય સચ્ચિદાનંદ વ્યવહાર વ્યવહાર ને વ્યવહાર એટલે દાદા ભગવાને બહુ સારી સીધી ભાષામાં આપણને આપ્યું અને આપણે બધે પોતે પોતાના પોતાના વ્યવહારમાં અને પોતાના જીવનમાં અનુભવી શકીએ કે આ મન વાણી અને કાયાથી આ ત્રણ ભેગું બોલાયું છે એટલે આપણને એનું હાર્દ પકડાતું નથી પણ ખરેખર આ કળિયુગમાં વાણી વાણી જે છે એ વાણી જ્યારે ત્યાં આપણને આ વ્યવહારમાં આપણા વ્યવહારમાં શુદ્ધિ થવામાં કચાશ રહી જાય એવી એનો બહુ પાઠ ભજવે છે પરંતુ સામગ્રી બાંધે ભારે કહેવું જ આપણે બોલવું જ પડે એની પ્રાર્થના રોજ તો કરવી જ પડે કે આ ભદ્રેશના મન વચન અને કાયાથી સવારના પરમાં જ ઉઠતા છે કોઈ પણ જીવ માત્ર માત્રને સારા દિવસ દરમિયાન દુઃખ ન હો દુઃખ ન હો દુઃખ ન હો દુઃખ ન હો દુઃખ ન હો એટલું બોલીને કામે લાગી જવાનું રાત્રે બધું જોઈ લેવાનું આખા દિવસમાં આ સવારમાં નક્કી કરીને આપણે બધા વ્યવહારમાં બધા લાગી ગયા હતા દિવસના એમાં આપણને ખબર પડે ધીમે ધીમે આ રીતે પડે એકદમ તો બધું યાદ ના આવે પણ પછી તો તો બધું જ યાદ આવશે એ બધાની માફી માગી લેવાની પ્રતિક્રમણ કરી લેવાના અને પછી રાત્રે સૂતી વખતે આ જ નિશ્ચયથી સુઈ જવાનું આપણે સમજાયું ને હા બહુ સુંદર હા બોલો ની અસરો કોને થાય છે કેમ થાય છે એને કઈ રીતે નિવારી શકાય ઋણાનુબંધની અસરો જેને અસર થાય છે તેને જ થાય છે અને જેને અસરો થાય છે એને થાય છે એ એના હિસાબથી જ એને એમને થાય છે કયો હિસાબ તો કે એમની અંદર એ એના કારણો પડેલા છે એના ઉદયમાં આવવા સ્વરૂપ બધા જ બીજ સ્વરૂપ અંદર પડેલા છે કે જે ઉદયમાં આપી ફળ આપી અને વિલીન થઈ જાય એવો પડેલા જ છે એ મન વચનકાય આખી એનાથી ભરેલી છે અને એ કેવી રીતે જાય તો કે આ દ્રષ્ટિ સાથે તો આજ્ઞાધર્મથી જ જાય પણ આજ્ઞાધર્મ કંઈ એમ થઈ શકે નહીં આપ સતત રહી શકે નહીં એટલે પ્રતિક્રમણો ખાસ આ વખતે પુરુષાર્થમાં આ માટે મૂક્યા અને પ્રતિક્રમણ કેવા તો કે એ સ્વભાવ ભાને કરીને આપણો આ વ્યવહાર જેમાં આ ઋણાનુબંધની અસરો જે થાય છે આપણી પોતાના અંદરના કારણોથી એટલે એમાં બહાર કોઈ પણ એ કારણો માટે કોઈ પણ કારણ બાહ્ય ન જોતા પોતે અંતરમાં દ્રષ્ટિ રાખ્યા કરે અંતરમાં દ્રષ્ટિ રાખ્યા કરે અને એ રીતે એમાં પ્રતિક્રમણો બહુ માગે છે આ કાળમાં પુષ્કળ પ્રતિક્રમણો અને આપણાથી બહાર જોવાયું હોય ને બહાર આપણાથી એ પ્રમાણે બહાર જોયા પ્રમાણે રેવાયું હોય એ બધાને પ્રતિક્રમણો ખૂબ માગે છે ખૂબ માગે છે અને એ પ્રતિક્રમણો આપણા ડુંગળીના પડરો હોય છે ને બધા એમાં પડીઓ જેવું બધું આ અસરો હોય છે તે એ તો કર્યા જ કરવા પડે એ કર્યું એટલે પાછું એવું એવું દેખાયા કરે તો કે કર્યું કેમ ના એવું એ હોય જ નહીં કોઈ દિવસે એક પ્રતિક્રમણ કર્યું ને એક પડર ગયું એટલે એનો ક્ષય થયો પછી એ હોય નહીં ત્યાં આગળ એટલે પ્રતિક્રમણ સતત જેટલા ચીકણા આપણા હિસાબો હોય એ વધારે માગે અને બહુ સારી રીતે ને ગોઠવણી કરીને એ કરવામાં આવે તો બહુ સુંદર થાય આપણે તો જીવનમાં ઘણું બધું આ થયું છે તેમાં આની આ ઉપયોગપૂર્વક જો ગોઠવણી થઈ જશે તો બહુ સરસ કામ થશે ઉપયોગપૂર્વક ઉપયોગપૂર્વક આપણને આકરામાં આકરા પ્રસંગ આવતા હોય ને એ પણ બહુ સહેલાઈથી આમ જાય એવી રીતે ધીમે ધીમે થાય એકદમ ના થાય પણ એનામાં રહેવું પડે ધીરજ માગે છે સારી ધીરજથી અમે લાગી જ રહેવાનું પ્રતિક્રમણ બીજો ઉપાય નથી પરંતુ પ્રતિક્રમણ ક્યારે કહેવાય કે શાસ્ત્રમાં એને બે પ્રકારે કયા છે કે દ્રવ્ય પ્રતિક્રમણ એટલે કે હુંને જાણ્યા વગરના પ્રતિક્રમણ અને ભાવ પ્રતિક્રમણ એટલે હુંને જાણીને પછી ફાઇલથી થતા પ્રતિક્રમણ સમજાયું ને એટલે ત્યાં આગળ એ ફાઇલને હુંના જાણ્યાવાળા સાથેમાં થાય એટલે ત્યાં ભાવ પ્રતિક્રમણ થઈ જાય છે અને સ્વભાવ ઉભા કરી થાય આ બે ખાસ છે તમારે દ્રવ્ય પ્રતિક્રમણનું શું ફળ અને ભાવ પ્રતિક્રમણનું શું ફળ દ્રવ્ય પ્રતિક્રમણનું ફૂડ યથાર્થ પ્રતિક્રમણ હોય તો પુણ્યાનુબંધી પુણ્યનું ફળ છે એનું કે જેને કારણે એને પોતે ભાવ પ્રતિક્રમણના સંયોગો ભેગા થાય એ જલ્દી થઈ શકે છે ભાવ પ્રતિક્રમણના પણ એ યથાર્થ હોય તો કારણ કે દ્રવ્ય પ્રતિક્રમણમાં જેવું અંદર જે સ્થિતિ હોય એ પ્રમાણે થાય તો સમજણ હા એટલે સ્થિતિ પોતાની હોય ને કર્મના ઉદયમાં થાય છે ને બધું એ તો કર્મના ઉદયમાં પાછો હું છે ને પાછો એટલે એ બહુ સમજવા જેવું છતાં પણ તે વખતે બીજું બધું ન હોતા એમાં લાગી ગયેલા હોય છે એટલે પુણ્ય જરૂર બંધાય બંધાયા જ કરે એ પુણ્યનો માર્ગ છે વ્યવહારની નબળાઈઓ એટલે કેવી રીતે ખબર પડે એ તો અંદર પેલું ખૂંચે ને ખૂંચે ખબર ના પડે ત્યાં સુધી આપણે જાણવું કે હજુ આ ઝોકા આયા કરે છે એટલે ઝોકા ઓછા થાય એટલે બધું જ ખબર પડે કે જેવું દેહમાં દર્દ થાય ખબર પડી જાય છે એવું આ ખબર પડી જાય આપણને સમજાય છે આ જે બહારનો સ્થૂળ વ્યવહાર છે એ સિવાય જે આપણે બીજા કોઈ જોઈ શકતા નથી જે અંદર ચાલતું હોય એ તો બહુ મોટો વ્યવહાર છે એ નબળાઈઓનું શું એ જ મોટો વ્યવહાર છે ખરો વ્યવહાર જ એને કયો ખરો વ્યવહાર જ અંદરના વ્યવહારને કયો અંદરથી અંદર જે વ્યવહાર છે તો જે બહાર વ્યવહારમાં બધું બને નહીં તો બની શકે નહીં સમજાયું એટલે આપણું આ અક્રમ વિજ્ઞાન જે છે એ અંદરનું છે બધું શું એટલે અંદરમાં સવારે થોડુંક કેટલા વાગે રાતે તું ક્યાં સુધી કામ કરું છું રાત્રે દસ વાગ્યા સુધી દસ વાગ્યા સુધી તો ઘરે પહોંચતા તો મોડું થાય ને થાય જમીને સૂતા કેટલો ટાઈમ લાગે કેટલો કેટલા વાગે અગિયાર વાગે અગિયાર વાગે સુઈ જાઉં કલાકમાં પતી જાય હા અગિયાર બહુ સાડા અગિયાર હે હા ચોક્કસ ચોક્કસ આપણે સાડા અગિયાર માનીએ ચાલ બરોબર તો કેટલા કલાકની ઊંઘ ટાઈમ લાગે આ સાડા સાત થી આઠ કલાકની ઊંઘ થાય હા એ તો એ તો બધા લોકોમાં કહ્યું છે કે આટલી ઊંઘ તો જોઈએ ડોક્ટરોએ કહે છે આટલી ઊંઘ જોઈએ તમારે આઠ કલાકની ઊંઘ તો સમજાયું પરંતુ આ દ્રષ્ટિ છે તે દ્રષ્ટિ સાથે છે ને તું થાકેલો હોઉં એટલે સરસ સાઉન્ડની સ્લીપ આવી જાય ને તો આમ તો તું યંગ છું એટલે ચાર પાંચ કલાકની લાગે પછી તો તો ખાલી આમ પડી રહેવાનું બસ એટલે પાછું બીજા દાડે તાજા થઈ જઈએ સમજાય છે તો બહુ તારે છ કલાકની ગણ ચાલ સમજાય છે તો સાડા પાંચ વાગે ને સાડા અગિયાર સુધી જવું તો અને અગિયાર સુધી જવું તો પાંચ વાગે તો પાંચ વાગે ઉઠાય કે નહીં ઉઠાય પણ એકદમ નહીં ઉઠાય તારાથી શરૂઆતમાં પડી રહેવાનું બંધ થશે પણ નક્કી કરી છે તો ધીમે ધીમે ઉઠાશે અને એમ કરતા સાડા પાંચ કે પાંચ જેવો હોય છે ત્યાંથી એક કલાક કરી લેવાનું તારે આ બધું અંદરનું એને સામાયિક કે છે બરોબર એક કલાક કરી લેવાનું થોડા વખત કરતો જશો તમે તો તમને અંદરથી બહુ લાભ થતો જતો જશે સામાયિક એટલે હું શુદ્ધ આત્મા છું ભદ્રેશ હવે તારી અંદર પડેલી દ્રવ્યો દેખાતી નથી ને એના માટે હવે હું આ સામાયિકમાં બેસું છું કે હે નબળીઓ ભદ્રેશ તારી બધી અંદર જે હોય તે મનથી હોય વાણીથી હોય કાયાથી ગમે તેવી હોય એ બધીને એના માટે હું તારી સાથે રહીને એને જોઉં છું જાણું છું અને મારા જોવા જાણવા પણ રસામાયિકમાં હું બેસી જાઉં છું એવું કેવી દેવાનું સમજાય એ ઉપયોગ ગોઠવેલો કહેવાય એને સમય બેસી જ જવાનું પછી હું શુદ્ધ આત્મા છું કરીને મન વચન કાયાથી ભદ્રેશ નામ નામની માયા બધું કરીને છૂટકો બેસી અને બેસી જવાનું જે દેખાય તે સાચું સમજ્યું એવી નબળીઓ દેખાતી જશે તને ધીમે ધીમે અને એ બધી ધીમે ધીમે લેવી પડે તારે અંદર મજબૂત ગયું ને બધું અંતઃકરણની અંદર બધી જશે દાદાજી કોણ મીનલ દાદાજી હે હા હેમાબેન બોલો મીનલ મીનલ મીનલ હા દાદાજી દ્રવ્ય પ્રતિક્રમણ અને ભાવ પ્રતિક્રમણની આપણે વાત કરી ને તો દાદાજી મિનલની અંદર રહેલા વિકારો અને વિષયો માં મિનલને સમજાય કે આ મિનલ થી જે થઈ રહ્યું છે એ એને અંદર ખૂંચે એટ ધ સેમ ટાઈમ એ ખૂંચતા ખૂંચતા પાછું મીઠું પણ લાગે તો દાદાજી એ સંજોગોમાં ભાવ પ્રતિક્રમણ અને દ્રવ્ય પ્રતિક્રમણ મિનલે કેવી રીતે કરવાના એ સમજાવો દાદાજી તમારે દ્રવ્ય પ્રતિક્રમણ ના હોય બેન પરંતુ આ કચાસ છે ને એટલે કચાસના પ્રમાણમાં એટલું કહેવું પડશે દ્રવ્ય કરવું કારણ કે એટલી વ્યવહારની અશુદ્ધિ છે બધી સમજાય છે એટલા માટે બીજું કશું નહીં આપણે અંદરનો વ્યવહાર વ્યવહાર કોને કહેવાય કે આપણે વ્યવહારમાં બધે સામાજિક વ્યવહારમાં એકબીજાના અરસપરસના વ્યવહારને કહીએ છીએ વ્યવહાર લૌકિક વ્યવહાર કહેવાય છે એ ભગવાનની ભાષાનો વ્યવહાર નથી કહેવાતો ભગવાનની ભાષાનો વ્યવહાર એ તો આપણે આપણો પોતાનો અંદરનો વ્યવહાર છે તે જ બીજો કોઈ જ નહીં એ અંદરના વ્યવહારને લીધે શરીરમાં અંદર બધું થયા કરે છે તે અને જે થાય છે તેવું બહાર પાછું રહ્યા કરે એ બધો આપણો અંદરનો વ્યવહાર સમજાયું એટલે ખૂબ મૂળ આપણું ફોકસ અંદરના વ્યવહાર ઉપર જ રાખવું પડે તેનું પ્રતિક્રમણ માગશે જ શું એટલે મિનલબેન આ તમારા અંદરના વ્યવહાર છે આવો એના માટે તમે પ્રતિક્રમણ કરી લો એમ કેવું પડે તમારે એટલે પ્રજ્ઞાની હાજરીમાં થયા કરે તો દ્રવ્ય ભાવની તો બધા સામાન્ય ભાવે વાત છે બધા માટે દાદા અનંતા ધ્યેયોને જાણવામાં અનંતી અવસ્થામાં હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ છું એટલે વિનુભાઈ બોલો અનંતા ધ્યેયોને જાણવામાં અનંતી અવસ્થામાં હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ છું અનંતા જ્ઞેયો એટલે એનો અનંતા જ્ઞેયો એટલે અવસ્થાઓ શું કહ્યું અવસ્થાઓ કોની અવસ્થાઓ શું નામ કહ્યું વિનુભાઈ વિનુભાઈના મનની અવસ્થાઓ વિનુભાઈની બુદ્ધિની અવસ્થાઓ વિનુભાઈનું આ શરીરમાં ચિત્ત જે છે આગળ થોડુંક આમ ગમી ગયેલું એ હજુ વિનુભાઈમાં શરીરમાં અત્યારે બધું આવ્યું છે આખું એ પાછું કામ કરતું અને હું વિનુભાઈ અત્યારે જીવું છું તે હું શુદ્ધાત્માથી છતાં વિનુભાઈ છે મારી સાથે એમાં હું પણ રહ્યું ને એ અહંકાર પાછો ખ્યાલ આવ્યો એટલે ત્યાં આગળ આખું બધું અંતકરણ લેવલે હોય વાણી લેવલે હોય વાણી બહાર બોલાય તો એમાં તો પ્રતિક્રમણ પહેલા જ કરવા પડે પરંતુ અંતરે બહુ ચાલતી હોય અંતર મોટી મોટી વાણી એ બહુ મોટા પ્રતિક્રમણો છે અને શરીરમાં આ પાંચેય ઇન્દ્રિયોના અને બધાના એના જ્યાં જ્યાં આપણને ખબર પડે બધાનું કરવું પડે એટલે તારે અવસ્થા શું અમને માત્ર કુદરતી રત્ન અનંતા જ્ઞેયોને જાણવામાં આ બધા જ્ઞેયો પણ જ્ઞેયો સીધા જણાય જ નહીં કોઈ દાડો એટલે જ્યાં સુધી એ દેખાતા જતા જાય આવી રીતે પ્રતિક્રમણ કરતા કરતા જવાની શુદ્ધિ જેટલી થાય એમ દેખાતા જતા ગેરો બધા દ્રશ્યો પછી એ સ્પષ્ટપણે દેખાય આ જ્ઞેય જ છે દ્રશ્યમાં આ આ જ છે એવું ના હોય જ ના હોય એમાં અને ગ્રેવમાં આ જ છે આ સમજાયું અને હું હું છું એવું નોખું પડી જાય સમજાય છે એટલે પહેલું દર્શન શુદ્ધિ થાય અને પછી જ્ઞાન શુદ્ધિથી જ્ઞેય સ્વરૂપે દેખાતું નહીં તો ના જણાય દેખાયા વગર જણાય નહીં અને જણાય ત્યારે જ એ જ્ઞેય સ્વરૂપે જણાઈ શકે નહીં તો ના જણાઈ શકે દેખાઈને જણાય બરોબર સમજાયું અને જણાઈ ગયા પછી એ દેખવાનું જાણવાનું એની સાથે એટલા ભાગમાં એટલું રહ્યા જ કરે એક નહીં છૂટવું ને આપણે છૂટા જ જાય હમ જય સચિવા એક પદ લઈએ કે મહાત્માઓ પ્રસ્તાવ એક ધમધમાવદાર છે સચરામ જય સચરામ સપનામાં જાગ્યો તે લાગ્યો પૂજા સપનામાં જા જાગરુને સપનામાં જાગ્યો તેનો લાગ્યો જાગર સામે આવે તે પહેલા સામે આવે તે પહેલા ટુકડા મેં પામી લીધા ટુકડા મેં પામી લીધા આડે આવે તે પહેલા આડે આવે તે પહેલા ટુકડા મેં વામી દીધા ટુકડા મેં સામે આવે તે પહેલા સામે આવે તે પહેલા સુખડા મે પામે દીધા સુખડા મે પામે દીધા આરે આવે તે પહેલા આરે આવે તે પહેલા સુખડા મે વામી દીધા સુખડા મે વામી તેનો લાગ્યો જાગડે સપનામાં જાગ્યો તેનો લાગ્યો તું જાગડે સપનામાં જાગ્યો તેનો લાગ્યો જાગડે આવ્યો ભીનો ભીનો તાર રે Hãy subscribe જીવમાં પોતાની પાવક જોતે રાવણના શ્યામલ નભમાં પોતાની પાવક જોતે રાવણના શ્યામલ નભમાં પોતાની પાવક જોતે રાવણના શ્યામલ નભમાં પોતાની પાવક જોતે ભૂમિ ભૂમિ ને વિજલ કાકી કચે પોતે ઘૂમી ઘૂમીને વિજલ લાગી પછડાટ પોતે ઘૂમી ઘૂમીને વિજલ લાગી લપસીને લપડે લાખો વાર રે જોગીલા સપનામાં જાગરો જાગ્યો જાગરો આખો પીનો પીનો આરુ સભા બોલો બારો તે લાગે મને બહાર જોગીડા કેવું ભોગવવું કેવું ત્યાગવું મારો તો લાગે મુજને ભાર મારો તો લાગે મુજને ભાર મારો ક્યાં લખ્યું છે એ તો મળ બીજી લાઈન મારુતિ અચ્છા હા એ બધું પછી મારું તો લાગે મને બહાર ને જોગીડા આપે કેવું ભોગવવું કે કેવું ત્યાગવું હવે આ ભાર નહીં સહન થતો હવે આ ભાર સહન થતો નથી નવનીત અરે રે રે રે પણ એમાં કઈ તમારા તમારામાંથી હું સહન કરી જાઉં હલકા થઈ જશો જાઓ કોણ માઇકમાં બોલો ત્યાં બોલવાનું હોય ત્યાંથી બોલો થોડા આવો આગળ આગળ બેસી જાઓ બધાની આગળ થોડા બેસી જાઓ બોલો આપણે એમ કે મેં કીધું કે ડુંગળીના પડ એક એક જાય ડુંગળીના પડ એક એક જાય તો તો એ પણ ગયું એટલે ગયું જ ગણાય એમ પણ અમને એમ થાય આપણે દાખલા તરીકે સામાયિક સામાયિકમાં બેસીએ સામાયિક પ્રતિક્રમણમાં કોઈ પણ વિષયનું હોય લોભનું કે વાણીનું પછી જયારે કોઈ વખત પાછું ફરી વાણીનું લઈએ તો પાછું ફરી એને ચિત્ર આવી જાય તો એ હજુ બાકી રહ્યું હોય હા એ બધું એટલે કે એના બધા બલોરભૂ હોય છે એના અંતરાયોના સ્થળ હોય છે બધા ધીમે ધીમે ઉકલતા જતા જાય એટલે જ્યારે ઉકલે અને હળવાશ લાગે ત્યારે સમજવું કે હવે પ્રગતિ થઈ છે આપણી જાળવી રાખવાનું આપણે સમજાયું એ તો માગે જ આ તો કળિયુગ છે સમજાયું એટલે એમાં કંઈ કરવામાં આપણને શરીરને શું જોર આવે છે એ તો માયુ ભગવાને જોર આવ્યું તો આપણને કેમથી આવે હે માયુ ભગવાન એક બાજુ બધા ઉપસર્ગ બહારથી કેટલું બધું થતું હોય હું તે વખત અંદર શું શું હાલત થઈ જાય બધી હાલતોમાં એ કેવા પ્રતિક્રમણો રહ્યા કારણ કે જે કંઈ બને તે બને છે તે કોઈનાથી કોઈનું કર્યું બનતું જ નથી આપણે આપણું કર્યું કાવ્યું આપણને જ બને છે તો બધું પરંતુ બહારથી નિમિત્ત અને નૈમિત્તિક બે રીતે ચાલ્યા કરે છે એટલે તો ચાલ્યા જ કરવાનું સમજાયું મૂળ આપણું નિમિત્ત હોય એટલે એ નિમિત્તમાંથી જે નિમિત્ત સ્વરૂપે નહોતા એવી રીતે એમાંથી નીકળી જવા માટે નૈમિતિક સંજોગ ભેગો થયા જ કરે હંમેશા નિયમથી થાય અંદરથી થાય કે બહારથી આવે સમજાય છે એટલે આપણે તો એક જ સ્વભાવ છે બધાનો કે એ એક જ જાતનું છે શું કહ્યું એક જ જાતનું છે એનો શું એનો સ્વભાવ શું છે કે આ ખાલી થઈ રહ્યું છે બીજું કંઈ નહીં શું પણ ખાલી થતી વખતે એ આપણને જરા હમળાય આવું થાય ચૂકાય આ બધું થતું જાય એટલે આપણને જરાક એ લાગે થોડુંક સમજાયું આપણે એમ કે લાગે કે આ જેના થકી મને થાય છે એને કશું થતું નથી મને જ કેમ થાય છે અને આ કેવી જાતનું આવું કેમ એવું થયા કરે પરંતુ સર્વારે ગણી દેવાનું કે આ તો આપણને છોડાવનારા નિમિત્ત આયા છે છોડાવનારા નિમિત્ત આયા છે એ અંતરથી રહેવું પડે શું કહ્યું અંતરથી રહેવું પડે હવે આપણે અંતરથી રહીએ તો બહારથી ગમે તેવો ઉપસર્ગ ગમે તેવો પ્રકારનો હોય મનથી કોઈ પણ પ્રકારે ઉપસર્ગ ઉપસર્ગ બહારથી કહેવાય બધો સમજાયું અને અંદરની પરિસ્થિતિઓ બધી હોય એ આપણે સહન કરવાની શક્તિઓ નથી એ બધો પરિશ કહેવાય છે શું કહેવાય છે પરિશ એટલે આ તો પેલી પ્રજ્ઞા શક્તિ ખીલી છે ને પ્રજ્ઞાન બ્રહ્મ પ્રજ્ઞાન શક્તિ એના કારણે આ એક પ્રજ્ઞા નામનો પરિચય ઉત્પન્ન થાય છે નવનીતભાઈ તો સમજ્યા આ પ્રજ્ઞા નામનો પરિચય છે એટલે હવે આ પોસાતું નથી એનું કવિરાજે પદમાં લખી નાખ્યું છે લીવડો નાવી દો દાદા કહે છે લીવડો નાવી કોઈ પણ હિસાબે શું લાઈન છે નિવેડો લા દાદા જગતમાં રોજ તું નથી કઈ સજ્જન કાયામાં અને એનો બધો ઈશાર આખો સમજાયું ને એટલે કે નિવેડો લાવી દો દાદા કે છે કવિરાજ જેવા કવિરાજ જોન કે છે તો પછી સમજાયું એટલે આપણે આ દાદા શબ્દ બહુ સારો છે અને એમને કઈ ભાર પડ્યો નથી એ શબ્દ જેવો છે કે આપણો બધો ભાર હલકો કરી આપે શું આપણો બધો જ ભાર હલકો કરી આપે દાદા શબ્દ જ્યાં તરત જ હવે આજે તો આપણને લાગે કે હાજર હતા ત્યારે તો બધું બહુ સરસ હતું પણ અત્યારે ના પણ એ કામ કરે છે એમનું યશનામ કમ કામ કરે છે અત્યારે આપણે બધા મારફતે દાદાજી આપણે બધે તો શરીરો ના હોય તો કામ કેમનું કરે એ તો બધાના માફ કરે અને જો ને આપતા પુત્રો કેટલું રાત દાડો કામ કરી રહ્યા છે સમજાય છે એક માટે તો પોતા માટે નથી કરતા કશું આ યશનામ કર્મ કામ કરાવી રહ્યું છે બધું યશનામ કર્મ હમ એટલે શું કહે છે કે દાદાજી આ નિવેડો લાવી દો દાદા જગતમાં રૂચતું નથી કાંઈ તમે બે હજાર ચારમાં દાદાજી મિનલને જયારે ઉચકેલી ને ત્યારે એટલી બધી ભયંકર તાપમાંથી એ પસાર થઈ ગયેલી જીવનમાં અને આ પદ ચલાઈ ગાડીમાં દસના મેક્સિમમ વોલ્યુમ ઉપર રાખે મિનલ અને ડ્રાઈવ ઉપર નીકળે દોઢ કલાક બે કલાક અમદાવાદના આઉટફ્રિન્ટમાં ગાડી ચલાયા કરે એટલું બધું રડે એટલું બધું રડે દાદાજી અને આ પદ સાંભળીને ઘેરાવે એટલે થાકીને મસ્ત ઊંઘી જાય આ પદે એટલો સહારો આપ્યો છે દાદાજી તમે બે હજાર ચારમાં જ્યારથી મિનલને ઉચકી દાદાજી આ પદો સાંભળી સાંભળીને રાતોની રાતો જાય દાદાજી અદભુત સહારો થયા દાદા ભગવાને કહ્યું છે કે કવિરાજને બોલાવા ગયા નતા આયા છે પણ એવા છે પછી મારું બધું કામ કરી લેશે જબરજસ્ત જબરજસ્ત બહુ બહુ કરે છે એટલે એમને તો આ પદો છે આપણે જેને જે માફક આવે જેમનું હોય ને એ અંદર ગણગણ્યા કે બહુ સારામાં સારી વસ્તુ છે એનાથી જરા બહુ આરામથી ઇઝીલી આપણને ઉપયોગ બહુ સારો રહ્યા કરે છે કોઈ પણ આપણે બે લાઈન ગમે ચાર લાઈન ગમે ચાલ્યા જ કરો તમે શું એવું રહ્યા કે કરો સગરું પેલું સગરું કરતા વિશ્વ નહીં કરતા સગળ નિષ્કાળ જ્ઞાની ગણાશે એટલે શું કે અવસ્થા માત્ર કુદરતી રચના છે શું એટલે વ્યવહારમાં આપણને વ્યવહારમાં જે આ વ્યવહાર દ્રષ્ટિથી નહીં રહેવાનું કારણ કે હજુ આ ઉકલ તો આપણો ભરાઈ પડેલો કરતા ભાવ છે એ નીકળતો જાય છે બધો એ નીકળતો જાય છે અને એમાં આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી અવસ્થા અવસ્થા માત્ર કુદરતી રચના છે તે અવસ્થાએ અવસ્થાએ આપણે અવસ્થાના જાણકાર રહ્યા કરીએ એટલે કે જે અવસ્થા અત્યારે છે તે અવસ્થા ટકી ગઈ એટલે પાસ થઈ ગઈ પાછી પણ એ અવસ્થા આપણી સામે આપણી પ્રત્યક્ષતાએ ગઈ એટલા માટે પાસ થઈ ગઈ એ પાસ થઈ ગઈ એટલે આપણી પ્રત્યક્ષતામાં ગઈ એટલે એ હંમેશા આપણે છીએ અવસ્થાને જાણનારા એટલે આપણા જાણવાના સ્વભાવમાં એ પ્રકાશમાન થાય જ હંમેશા અને પછી આવે અવસ્થા એટલે ભવિષ્યમાં તે આવી ગઈ પાછી આપણી સામે એટલે એને જોઈ તો કે એટલે ભવિષ્યનું આપણે એમ થાય પણ આપણે ભવિષ્ય જોવા ના ગયા ભવિષ્યની અવસ્થા જોવા ગયા નહીં અને ભવિષ્યની અવસ્થા પાછી આ જોવામાં આવી ગઈ એટલે ત્રિકાર જ્ઞાનીનો અર્થ જ્ઞાનીઓની ભાષામાં આવો છે અને વ્યવહારની ભાષામાં એ આ લૌકિક વ્યવહારથી છે લૌકિક વ્યવહારથી પરંતુ ત્રિકાળ જ્ઞાની લૌકિક વ્યવહારમાં આવી રીતે નથી કહેવાતા એ આમ તો અવધિ જ્ઞાન ને એવું બધું હોય છે ને અને જાતિ સ્મરણ જ્ઞાન એવું બધું એ બધું એક કક્ષામાં ચાલ્યું જાય છે એટલે એને આત્માને કંઈ દેવા દેવા નથી ત્રિકાર જ્ઞાની કોને આપ્યું દાદાજી સંગીતા શાહ કોણ કોણ પૂછે છે દાદાજી મનીષા ત્રિવેદી જય સચિદાનંદ દાદાજી આ જે જોવાપણું છે એ વખતે જે પોતાપણાની પિકાસો છે ને એ બહુ ભારે લાગે છે પણ એમાં ખોટું શું છે એનું વજન લાગે છે એનું વજન પહેલા તો અહંકારમાં છે ને એમાં બહુ ખુશી મળતી હતી ગુરુતાની અને હવે આ ગુરુતા ગમતી નથી અને આમ જરા બોજો લાગે છે વચ્ચેના ભાગમાં એ બરોબર છે પણ એ તો પેલું હળવાપણાનું થયું છે ને એટલે એના લીધે આમ લાગે છે આને બધી થિયરી ઓફ રિલેટિવિટી કે છે બધી શું એટલે હવે પસતી જાય એમ તે આપણને સમજાતી જાય સમજાય છે એટલે આપણે થિયરી ઓફ રિયાલિટી તો મળી ગઈ છે શું કહ્યું થિયરી ઓફ રિયાલિટી મળી ગઈ છે અને રિયલ સ્વરૂપે પણ છીએ આપણે અને રિયલ સ્વરૂપે પણ છીએ પણ હવે આ વ્યવહારની રહી બધી થિયરી ઓફ રિલેટિવિટી રહી એ આખી ઓળંગાઈ છે એટલે એમાં આપણને એ રિલેટિવિટીમાં ક્યાંય પણ અભિપ્રાય સ્વરૂપે ના આવીએ ગયા આપણે બે છે ચાલ્યા કરે બજો લાગે ખૂંચે તો સારું લક્ષણ કહેવાય સારું સમજાય ને અને બહુ જ ના સહન થતું હોય ત્યારે સામાયિકમાં બેસી જવાનું સામાયિક શરૂ શરૂ ભારે લાગે જરાક એ તો લાગવાનું છે ત્યારે દાદા એવું થાય સામાયિકમાં બેસીએ ને ત્યારે પેલું જે ખૂંચવા વાળો ભાગ જયારે વધારે પડતો ખૂંચવાનો થાય ને એટલે એકદમ જ દાદાનું શરણું લઈ અને દાદાના વાક્યો ને બધું જ્ઞાનનું બધું એવું ચાલુ થઈ જાય પેલી એને શું કહેવાય કે પેલું ખૂંચવાના ભાગને થોડુંક આપણે સૂંઘાડી દીધું એટલે સૂંઘાયું એટલે બરોબર ઓછું થયું એટલે પછી એનું ઓપરેશન કર્યા કરવાનું ઘણી વખતે બહુ આકરો દર્દી હોય તો આવું કરે છે પણ બધા દર્દીને કરવું જ પડે છે આવું તો શું ને તો ડોક્ટરે સીધું કામ ના કરવા દે એટલે આપણે આવું કંઈક ઉપાય બધા કરી દેવા જોઈએ સમજાય છે બેસી જ જવાનું એની અંદર સામાયિકમાં એટલે પછી હવે તું છું ને હું છું બસ હું પણ એટલી બધી ટ્રેકમાં જાણે કામ ચાલતું એવું લાગે છે દાદા બહુ બધી ટ્રેકમાં પેરેલલ બધું ચાલતું હોય ને એવું લાગે છે એ ગોઠવણી કરવી પડે જે કે નડતું હોય એનું ખાસ કરીને બહુ બે ત્રણ વધારે નથી હોતી એને ગોઠવણી કરવી પડે છે અને બહુ જ પ્રાય તો સામાયિકો વધારે પડતા માગે દાદાજી પ્રતિક્રમણમાં સામાયિકનો હોય છે પણ સામાયિક સ્પેશિયલ પ્રકાર છે એક જુદો પ્રયોગ છે એ આખો કોણ દાદાજી કોણ બુદ્ધિપુત્રજી હા હા દાદાજી બોલો બોલો અત્યારે મારા મનમાં જે ચાલુ રહ્યો છે બેસી જાઓ તમે અત્યારે મારા મનમાં જે ચાલી રહ્યો છે શું કહ્યું અત્યારે મારા મનમાં જે ચાલી રહ્યો છે ઘણા વખતથી એ આ બધું જાણો છો મારી સમજ પ્રમાણે મારા મનમાં મારા પાસે માઇક રાખવા પોઝિશન બરાબર ખોટો અવાજ નથી આવતો બધું આપ જાણી જાણો છો આ બુદ્ધિ પ્રકાશ પોતાને ગાંઠતો નથી એટલે પોતા જે તમે મને આપેલું છે તે મારા સ્વરૂપને દાદાને ગાંઠ્યો નથી તો એનો નિવડો ક્યારે આવશે નિવડો ગાગા તો હું પચીસ સાલથી કરું છું since last thirty five years પચીસ સાલથી નિવેડો લાવી દો દાદા બધું ગાગા કરું છું દાદાના શબ્દો પણ બોગળ્યા કરું છું પણ ક્યારે નિવડો આવશે એનો ક્યારે તપાસ કરશો આ બધાનું નિર્દાસન થાય છે મને પણ દાદાનું નિર્દાસન આવતું નથી બધાના બધાના ચહેરા દેખાય છે બધાના તો તો બહુ સરસ એક એક મહાત્માના દાદાજીનું નૃત્ય દેખાતું ને ક્યારે દેખાશે દાદાનું નિધિયાસન દેખાતું અચ્છા આ નિધિધ્યાસન બુદ્ધિપ્રકાશજી એવું છે કે આપણા હિસાબો છે ને જરા બધા એ ઘણા બધા હોય ને એ ઘણા ભણામાં ના દેખાય બાકી આસન જે હોય એની અંદર હોયેલું હોય દાદાજી પરંતુ આપણે આંખો મેચીને બંધ કરીને ભાવથી જોઈ લેવાના બસ પછી આમાં જેવા દેખાય દેખાય ના દેખાય જોવાની વસ્તુ દાદાજી એનો નેવડો આવી રહ્યો છે ક્યારે તેને જણાશે હું શું કરું મને કઈ સમજાતું બરોબર છે બરોબર છે નથી સમજાતું કઈ દાદાજી નિધિધ્યાસન વસ્તુ જુદી છે એ પ્રયોગ છે આખો અને એમ ગોઠવવાનો પણ ગોઠવ્યા પછી આપણે બેસી રહેવાનું પછી જેમ દેખાતું જતું જેમ પડરો ઓછા થતા જાય તેમ તેમ એની મેટે દેખાતું જશે સમજાયું ને આપણે તમને દાખલો આપું તમે બાથરૂમમાં નાવા જાઓ છો હમ અને તમે ગરમ પાણીથી નયા શાવરથી બરોબરનું અને બરોબર સારી રીતે નયા એટલે ગમ્યું એટલે જરા વધારે નયા અને પછી તરત જ નહીં અને તમે અરીસા આગળ તરત જ સાફ સૂફી કરી અને પોતાનું મોડું ને બધું કરવા જાઓ છો દેખાય મોડું તમારું ન દેખાય ના દેખાય એમાં પરંતુ મારે બેસવું તો છે કે અહીંયા હું બહાર નીકળ માથું બાથું વળી સરખું થઈને નીકળવું પડશે ને એટલે થોડા આગળ ઉભારો કે નહીં તમે ધીમે ધીમે ઉભા રહેશો તમને સમજાશે પણ એમાં સમય લાગી જાય થોડો પાંચ દસ મિનિટ એવું લાગે તમે ધીમે ધીમે જોશો તરત જ એ ઓછું થતું જતું જશે બધું કરતું જાય છે એના જેવું છે અંદરનું બધું જ આવું છે આપણું પણ અંદરમાં જરા ગાડું થઈ ગયેલું છે દાદાજી ગાડું થઈ ગયું છે એટલો તો ઉભો રહીને હું બોલું છું આ બધું એનો વાંધો નહીં તો ક્યારે પણ જુઓ અવસ્થા એક વિયોગ વગર હોય જ નહીં વિયોગ છે જ એનો એટલે આપણે વિયોગની પાછળ રહેવાનું નથી હા તું શું કેટલું ટકીશ તારે શું છે સાહેબ તાકાત એટલું ટકીશ દાદાજી મને દાદાજી મને વાંધો નથી પણ મારે સાથે જે છે એમને તો કેટલું હું ને સાથે હું બોલવાની જરૂર જ નથી એમને આપણે સાંત્વન આપીએ સમજ આપીએ કે જેવું તમને થાય છે તેવું શું આ બુદ્ધિ વિકાસ નહીં થતું હોય શાંતિથી બેસી રહો આપણે અને એનો જ્યારે નિવેડો આવશે તો આવશે આમાં કોઈ એકબીજાનું કશું કરી શકે એમ છે નહીં એ તમે ગમે તેટલું ધારશો કોઈ થઈ શકે જ નહીં એટલું આ આઝાદ ને સ્વતંત્ર દુનિયા છે એટલું સમજો સંબંધોથી જરૂર છે હિસાબોથી જરૂર છે પરંતુ જે રહ્યો એના બાપનું શું કહ્યું આટલું સમજી લેજો એટલે બે જોડેના કિસ્સા વાળા છે છતાં પણ જે રહ્યો એનું થયું કે ના અને ના રહે એમ મારે કે મારે હું કશું જ નથી હું એવી રીતે રહેતો હોય ને તો પણ એ તો એની પાસે જશે પછી એને એમાંથી નીકળવું પડશે વાત સમજાય છે અને આપણને લાગે છે એવું એને પણ ના થતું હોય એવું તમે કેમ કરીને કહી શકો છો એ નહીં બહુ મુશ્કેલ છે એટલા માટે આપણે કહ્યું કે અનંત અગ્નિઓને બોલ્યા હતા ને બધી જ અવસ્થાઓ આપણે આપણે માન્ય હોય આ અવસ્થા કે અવસ્થા એમાં કશું ના હોય આપણી પાસે વાત સમજાય છે બધી જ અને અવસ્થાઓ બધી દ્વંદ્વ સ્વભાવની રહ્યા જ કરવાની એ તો દ્વંદ્વ સ્વભાવની આપણે અત્યારે જે અવસ્થા છે અને આગળ એની પાછળ શું આવશે એને અવસ્થામાં કાંઈ જુદું કહીશું એવું ના હોય કોઈ દિવસે અવસ્થા એ અવસ્થા જ છે બીજું કંઈ જ નથી આટલું જોવાનું છે બીજું કંઈ સમજાય છે પણ આ બધા વાક્યો છે આપણા જ્ઞાનના વાક્યો એનો જ્યારે જે પ્રસંગે આપણે એનો ઉપયોગ કરીએ એની સામે તો બહુ તમને સુંદર લાભ પડે ઉપયોગ કરવો જ પડે સમજાયું હું નિર્વેદક વાળો એવો શુદ્ધ આત્મા છું સમજાયું ઊંચું નીચું થતું હોય તો અગુરુ લઘુ સ્વભાવનો આ બધું એની સામે પ્રતિપક્ષીએ કરીને ભજના કરી લેવી પડે પ્રતિપક્ષી અને એ ભજના એક પાંચ દસ પાંચ દસ કે પંદર કરો ને તો એટલો વખત તો શાંતિ રહેશે પાછું પેલું આવીને ઊભું જ રહેવાનું છે પરંતુ નક્કી કરવાનું કે દિવસમાં આવું બે ચાર વખત આપણે દાડામાં કહીએ છે ને હલાવીને ત્રણ વખત દવા લેવી આ તો રીતસર ઉપયોગપૂર્વક લેવાની થઈ શું કહ્યું અને આવું કયા જ કરવાનું તમે જો પરિણામ આવે એની ગોઠવણી વ્યવસ્થિત હોવી જોઈએ ખ્યાલ આવે બુદ્ધિપ્રકાશ એવી જાત મને સૂઝ આપો એવી હા એ તો આપતા પુત્ર આપશે તમને તમે આપતા પુત્ર કયા આપતા સૂત્ર બેસો છો મને તો બધા બધા ભાવે મને આપતા પુત્ર તમને જરૂર નહીં હું કોને ખાઉં છું હું તો મને તો બધા ભાવે છે હે મને તો બધા આપતા પુત્ર ભાવે છે બાકી હું કોને ભાવું છું એ કહી દો આપ જમેશાનંદજી મળજો તમે એવું સમજાવી દેશો જમેશાનંદજી જય આર્યા જમેશાનંદજી જમેશાનંદજીને મળજો સ્વામી જયશાનંદજીને મળશું હમણાં જય સચિદાન પછી આજે છે ને બે દિવસ તમે હાજી એમાં ટાઈમ કાઢીને વાત બાર વાત કેસ તપાસજો સાહેબ દાદાજી હા જરૂર એ તો બહુ વિચિત્ર છે મારી સાથે જ છે બહુ વિચિત્ર છે મારી સાથે જ છે તમને ખાતરી ખરી તમે એમાં આ તો નિશંકપણે ના ના તમે અને શકુંતલા શકુંતલાબેન મારી જોડે જ છો તમારો આ તો નિશંકપણે આ પ્રોજેક્ટ પૂરી થઈ છે તમારો દીકરો છે બધા મારી સાથે છે હું બધા ખ્યાલમાં જ છે મારા બસ તો પતી ગયો બસ Él oh, oh, ah. ah, es Sachidana. Ah. ¿Soy yo? સ્વભાવ કોણ આપણે તારું લઈએ મહેશભાઈનું આજે આપશ્રીના જન્મજયંતિ નિમિત્તે અમોને ત્રણેયનો નિવેડો લાવી દેવો બીજું કંઈ જોઈતું નથી કોણ ત્રણ જણ કોણ ત્રણ જણ હા તમે પ્રફુલ્લાબેનનો નિવેડો આવી ગયો છે તો એમ કોને એનો એનો આવી ગયો છે ભાઈ તારો આવી ગયો છે આવી ગયો છે તો તમારો હા જાઓ તમારો મને સોંપી દીધો હું લઈ લઉં જાઓ લઈ લીધો લઈ જય જાઓ જય સચિદાન હા પછી બીજો કશું જાઓ ખાતરી હા કોની છે સંગીતા શાહ આપણા ચરણોમાં કોટી વંદન મારા દોષો જેલ ભવ ભવના છે તેનો હવે ધીરે ધીરે ભાર લાગવા લાગ્યો છે અને તેમને ભાવચંદ્ર ગુરુ ભગવંતના કહેવાથી ચરણે ધરું છું આપ એક જ છો જેની અમી ચાહું છું હવે આ બંધન અને કર્મોને હલકા કરવા માટે સંગીતા શાહ કઈ છે આપણી આપણી કે પાલ્લાવાળી ભાવચંદ્ર મૂલ્યો છો તમે પણ સમજ્યા તો પૂતગલની ભૂલો આત્મા પર લાગ્યા છે હવે અલગ કરી કાયમનો નિકાલ કરી દો સંગીતા હાજી તું આમ જો પેલા હેમાબેન છે આયા છે હેમાબેન હાથ ઊંચો કરો એને મળજે તું બધું સમજાઈ દેશે એનો એમનો કેવો ભાર હલકો થાય ને અંદર બધું રહેશે તું એમને બધું કહેજે જા હું એમને શક્તિ આપીશ બધું સમજાઈ દેશે જા આપણે મળી લે છે પછી ટાઈમ મળે આપણે સમય થયો એવું કે છે ઉત્તમભાઈ સાહેબ આપણે થઈ ગયા વાડીલાલજી શું કરીશું અસીમ જય કારો કે હા ધમધમાવો આપણે પછી રાખ્યું છે એક એનાઉન્સમેન્ટ કીર્તન પ્રત્યે એવું કશું રાખ્યું છે હા એ કરે શું પ્રોગ્રામ છે એનાઉન્સ કરે નિમેશભાઈ એનાઉન્સમેન્ટ કરે આપ બોલો જય જય સચ્ચિદાનંદ હવે પછીનો પ્રોગ્રામ આપણે અઢીથી સાડા ત્રણ અહીંયા કીર્તન ભક્તિ છે અને સાડા ચારથી સાડા સાત ફરીથી પદો સત્સંગનો કાર્યક્રમ છે આ આજના દિવસનો પ્રોગ્રામ છે આવતીકાલે સવારે સાડા નવથી આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ જશે આજે અત્યારે અઢીથી સાડા ત્રણ અને સાડા ચારથી સાડા સાત આપણે અહીંયા સત્સંગ અઢીથી સાડા ત્રણ કીર્તન ભક્તિ અને સાડા ચારથી સાડા સાત પદો સત્સંગ ને એ બધું બહેનો માટે પાછળ ટેન્ટમાં પાછળ પ્રસાદી લેવાની છે અને ત્યાં જ ક્લોક રૂમ છે એ ક્લોક રૂમમાં તમે સામાન મૂકી શકશો ભાઈઓ માટે આપણે કીર્તન ભક્તિનો નીચેનો સેટ ત્યાં પ્રસાદી છે ને આ સ્ટેજની પાછળ ભાઈઓ માટે પણ ક્લોક રૂમ બનાવ્યો છે એ ક્લોક રૂમમાં સામાન મૂકી શકશો જય સચ્ચિદાન અને જેમણે બેઝ ના લીધા હોય તે રજીસ્ટ્રેશન કાઉન્ટર પરથી અવશ્ય બેઝ લઈ શકશો અને લઈ જ લેજો જેથી અમને સંખ્યા અને વ્યવસ્થામાં અમને અનુકૂળતા પડે જય સચ્ચિદાનંદ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા